એ આવો આવો મારા નાના નાના બાળ દોસ્તો હું છું વાર્તા કહેનારો અરે વાહ ભાઈ આજે તો ગાલ ગટ્ટા સ્વરીતભાઈ આવ્યા છે અમરેલીમાં બેઠા બેટા સ્વરીતભાઈ વાર્તા સાંભળે છે આવો આવો સ્વરીતભાઈ આજે છે ને આજે હું તમને બધા બાળકોને એક સરસ મજાની વાર્તા કહેવાનો છું ઓ ભાઈ મુછાળી માની વાર્તા છે ગીજુભાઈ બધેકાની વાર્તા એમણે મને કહી છે એટલે હું તમને કહું છું ધ્યાનથી સાંભળજો અને તમારા ભાઈ બન ને બેનપણીને કહેજો પાછા હો વાર્તાનું નામ છે વાત કહેવાય એવી નથી <laughs> એક હતો છોકરો અને એક હતી છોકરી બે ભાઈ બહેન હતા અને વાતો કરતા હતા એની આ વાત છે હો ભાઈ સ્વરિતભાઈ ભાઈ ઈ વાત કહેવાય એવી નથી એમાં વારે વારે શું પૂછે છે એકવાર કહ્યું કે ઈ વાત કહેવાય એવી નથી પણ ભાઈ એવી વાત શી છે કહો તો ખરા મારાથી એવું શું ખાનગી છે તમને ખાનગી કે બાનગી તારાથી કે મારાથી મેં તને ન કહ્યું કે ઈ વાત કહેવાય એવી નથી પણ એવી તે વાત કેવી કે મને ન કહેવાય ભાઈ ન કહેવાય તને શું કોઈને ન કહેવાય ઈ વાત કોઈને કહેવાય એવી નથી માણસ હોય તો સાંજમાં સમજે કંઈક ન કહેવાય એવું હશે ત્યારે ને ભાઈ મારાથી તો કાંઈ સંતાડવાનું નથી ને એમાં સંતાડવાનું ક્યાં છે હું તો કહું છું કે એ વાત કહેવાય એવી નથી કીધે શી ખોટ જાય એમ છે તમને કહેવાય એવી વાત નથી તે કાંઈ ચોરની વાત છે કે કાંઈ મોડી વાત છે ખરાબ વાત છે કોણ કહે છે ખરાબ વાત છે કોણ કહે છે ચોરની વાત છે મેં કહ્યું કે મોડી વાત છે ખરાબ વાત છે મેં કહ્યું વાત ન પણ કહેવાય બધી વાત કાંઈ કહેવાય એવી હોય છે પણ ભાઈ ન કહેવાનું કારણ હોય ને કઈ વિના કારણે ન કહેવાય એમ હોય કારણે હોય ને બારણે હોય હોય તે ને ન હોય પણ કાંઈ કારણ તો હોય ને ભાઈ છે જેવું વાત જ કહેવાય એવી નથી ભાઈ મને તો કે હું કોઈને નહીં કહું હો એમાં કોઈને ન કહેવાની વાત ક્યાં છે તું કોઈને કહી દઈશ એમ પણ ક્યાં છે ત્યારે મારા ઉપર એટલો વિશ્વાસ નથી તમને અરે ભલી બેન વિશ્વાસનું ક્યાં કૂટે છે તું આ તો વાત કહેવાય એવી નથી પણ ભાઈ વાતમાં એવું તે શું બળ્યું છે વાત કાંઈ એમ કે છે કે હું કહેવાઉં એવી નથી તારે કેવી છે ક્યાં અરે મારી બેન એવું કાંઈ નથી હું તો આ ઘડીએ કહું પણ વાત કહેવા એવી જ નથી પણ કોક જાણી જાય એની બીક છે તમને કોક જાણી જાય તો વઢે એમ છે કોઈને કાંઈ થાય એમ છે હે ભાઈ એવું કાંઈ એ નથી કોઈ વઢતું એ નથી ને કાંઈ બીકે નથી વાત એવી બની છે કે પણ એમાં કહેવા જેવું છે શું વાત છે છેક માલ વિનાની છે પણ કહેવા એવી નથી આ તો ભાઈ નવી નવાઈની વાત હો માલ વિનાની વાત ને પાછી કહેવાય એવી નહીં ભાઈ કોઈ રીતે કહેવી છે જેની હોય એને પૂછીને કે પછી છે કાંઈ એમાં કોઈને પૂછવાનું ક્યાં છે મને જ થાય છે કે વાત કહેવાય એવી નથી પણ ભાઈ કોઈ રીતે કહેવી છે કોઈ વાતે તો કે પણ બેન કહીને શો ફાયદો કામ વિનાની વાત દમ વિનાની વાત છોકરવાદીની વાત છે એમાં કેવું તું શું કહેવા જેવી નહીં હોય ત્યારે નહીં કહેતા હોઈએ ને પણ આટલો મોટો પડારો શો હે ભાઈ કહીએ છીએ કે એ ભાઈ સાહેબ કેને મને વાત કેને એમ કહું ત્યારે પણ કોઈને કહેતી નહીં હો હું તે કોઈને કહું ભાઈ લે સાંભળ ત્યારે એ તો એમ થયું એ તો એમ થયું એ તો એમ થયું કે આ કુસુમ બેને મારા બૂટમાં કાગળના ડૂચા ભર્યા હતા <laughs> આ તો ભારે વાત ભાઈ આ વાત છુપાવતા હતા હા તે હું તો તને કહેતો તો કે વાત કહેવાય એવી નથી પણ તું મારી પાછળ પડી હતી કહો કહો કહો કઈ બધી વાત કહેવા જેવી ન હોય તો ભાઈ આ વાત કહેવા જેવી નથી એની આ વાર્તા હતી હો સ્વરીતભાઈ તમને આ વાર્તા સાંભળવાની મજા પડી ગઈ ને વાતમાં તો કાંઈ હતું નહીં ખોટે ખોટો છુપાવતો હતો અને બેન બિચારી શું હશે શું હશે એની ચિંતામાં પડી હતી ચાલો આવજો આવતીકાલે હું તમને એક બીજી સરસ મજાની વાર્તા કહેવાનો છું ભાઈ આવજો